ટાઈમ જેને કહે છે એ ટાઈમ ટાઈમ વિશે જ આવે છે સમય શબ્દ તેને ભારતમાં જ આવે છે વિકલાંગો શબ્દ છે શુદ્ધ સ્વરૂપે શુદ્ધાત્મા દશાએ કરી ન હોય એ પણ સમય સ્વરૂપ સમય એ આ વ્યવહારની વ્યાખ્યામાં આવી શકે એવો નથી વ્યવહારની વ્યાખ્યામાં આવી શકે એવો નથી છતાં શાસ્ત્રોમાં એનું પ્રમાણ એને સમજવા માટે હોય છે તો ખરી જ સમજવા આપી છે એની વ્યાખ્યા બધું જ હોય છે એ મૂળ તત્વોને આધારે હોય છે છ તત્વો છ દ્રવ્યો મૂળ પરપેચ્યુઅલ્સ તે આધારે છે જે પાંચ દ્રવ્યો છે વ્યવહારમાં અને પૂતગલ વ્યવહારથી પૂતગલ વ્યવહાર કરીને પૂતગલ વ્યવહારમાં જે રીતે આ જગતને જગતની સ્થિતિ અને અવસ્થા છે અને એની પરપેચ્યુલિટી છે પાછી એ દાદા ભગવાને જે અદભુત સમજાયું છે એ તો બહુ મજાનું છે અમને આપતા પુત્ર નિમેશાનંદજીએ એક સીડી આપી દાદા ભગવાનના અમુક આપતસૂત્રો મુખ્ય પચાસેક છે કે તમે જોજો તમે જોઈએ અમને એને પાયા સ્વરૂપે બહુ સારી છે બેઝિક ઘણી સુંદર છે પાયા સ્વરૂપે આપતસૂત્રો બધા ઘણા છે પણ પાયા સ્વરૂપે એ તો આખો વિસ્તાર છે એનો આ વ્યવહાર અને નિશ્ચય એ બેનો જ વિસ્તાર છે સૂત્રો બીજું કાંઈ કરતું નથી અને તત્વો મૂળ દ્રવ્યો એના પર પ્રકાશ પાડે છે બધી જ રીતે વ્યવહાર તો કેટલા અનંત ભેદે કેટલી રીતે છે એટલા માટે તો અનંતા અનંતાનુબંધી કશાયો કયા એટલા માટે જ અનંત અનંત અનુબંધ કરાવનારા હમ પરંતુ અસંખ્યાતને સંખ્યાતમાં આવે તારે કામ બને અસંખ્યાત અને સંખ્યાતમાં અપ્રત્યાખ્યાનવાળો બધો ભાગ છે એ બધો અસંખ્યાતમાં જાય છે અને પ્રત્યાખ્યાનવાળાના પુરુષાર્થમાં જેટલા છીએ પ્રવેશ પ્રવેશમાન થયા છીએ એ બધો સંખ્યાતમાં આવે છે શું તમે સંખ્યાત આ કાળમાં કહી શકાય નહીં એને સંખ્યાત અસંખ્યાત કહો તો વધારે સારું કારણ કે આ પાંચમો આરો છે કળિયુગ છે એટલે અહીંયાથી સીધું મોક્ષે નથી એટલા માટે સીધે સીધું આ દેહ પ્રાપ્ત દેહ મોક્ષ ગતિ હોય આત્યંતિક મુક્તિ હોય ત્યારે જે સંખ્યાતના ભાગમાં આવે છે એ તો સંખ્યાતના ભાગમાં ના આવી શકે એટલે દાદા ભગવાને કહ્યું કે હું શુદ્ધાત્મા છું એ તો તમને યાર્ડમાં પ્રવેશ આપ્યો છે યાર્ડમાં પ્રવેશ આપ્યા પછી તો ઘણું બધું આગળ જવાનું છે અહીંયા આગળ આ વાત બહુ સમજવાની છે એટલે બહાર કોઈને પણ આજે જ્ઞાન સંબંધી કે વિજ્ઞાન સંબંધી કે અક્રમ વિજ્ઞાન સંબંધી કે અક્રમ માર્ગ સંબંધી કે ક્રમ ને અક્રમ ભેદ સ્વરૂપે ક્યાંય સમજાવવા સ્વરૂપે હોય તો બહુ જ એ કેટલી જાગૃતિનું પરિણામ હોય ત્યારે જે બની શકે એ તો નહીં એના કરતા મોડું સીવીને બેસી અને બને તેટલો સ્વાધ્યાય અને સ્વાધ્યાય ઉપયોગ આપણો થયા કરે એ બહુ અગત્યનું છે પુષ્કર અગત્યનું આપણા સ્વર્ગસ્થ ચંદ્રકાંતભાઈ પૂજ્ય ચંદ્રકાંતભાઈએ પણ આપણે સ્વાધ્યાય માટે ઘણું ઘણું કહ્યું છે તેમના પત્રોમાં તમે વાંચ્યા જ છો બધાએ લાગે છે શું કહે છે કહ્યું શું ચોબીન નામ છે એવું છે ને કંઈક સંદિધ એવું પત્ર નિશ્ચય એવું છે એટલે ખિલસીભાઈ સાહેબને બહુ ગમ્યા એટલે એમને રજૂ કરી દીધા બધા ત્યાં આગળ એમનું અંતર ચાલતું તે વાત છે આખી સમજવા જેવું છે હમ આ શરીર અને આપણું જીવન જ એના માટે છે આપણે આમાં આપણે બોલીએ ભરેલો માલ ભરેલો મસાલો આ બોલીએ ખરા આપણે પણ એ પોતે પોતા માટે જ બોલવા જેવું છે શું કોઈને કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતનો ઉપચાર થાય એ ભાઈ ભરેલો માલ છે ને એ આપણું બધું લીક થવું બધું લીકેજ થયા છે બહુ લીકેજ થાય છે જે અંદર રાખવાનું બહાર બોલાય નહીં બહાર બોલવાનું એ અંદર રખાય નહીં હા વાત બહુ મજાની છે હમ આ અમીર સાહેબનું પીરસેલું છે તમે જાણતા હશો હા જેનું જ્યાં જે હોય તે જ હોય તો એવા આજે પથારીમાં પડેલા છે પણ પથારીમાં પડ્યા પડ્યા આ કર્યા કરે છે બિલકુલ અમિત સાહેબ સાંભળી રહ્યા છે અરે અમિત સાહેબ શું વાત કરો છો પણ તમારો અવાજ આવતો નથી અમને અહીંયા <laughs> અમિત સાહેબનો કંઈક અવાજ આવે ને સાંભળે તો અહીંયા કર્યા એવું છે તમારાથી તો કરો તો ખરા થોડુંક પણ પહોંચશે બધાને છેક સુધી ભાઈ સાહેબ હે હા તે કરો ને જુઓ શું કહે છે જોઈએ તો ખરે આપણે બધા ઈચ્છે વાંધો નથી ને કોઈને કોઈને વાંધો નહીં ને આમ તો બીજા આવીને બહુ અભાવના હોય પણ આવી શકે એવા છે અને તકલીફ એ થઈ ગઈ છે કાંતિભાઈ સાહેબ તમારા પરમ મિત્ર એમનો સ્વાનુભવ લખ્યો છે શરૂઆત જ તમારા બેથી થયેલી છે તમારી બેની મિત્રતા કોલેજમાંથી જતા અને સેવન્ટી ફોર અમને હમણાં મોકલી જોવા માટે સારું અને બધા મહાત્માઓને ટ્રસ્ટીઓને વડીલોને સુધીરભાઈને તો ખાસ આપતા આપતપુત્રોને અને બધાને ઈચ્છા છે કે એ પુસ્તિકા સ્વરૂપે બધાને થાય તો ખોટું નહીં અનુભવ પ્રમાણે છે આખું અમે એમને વિનંતી કરી તે અનુભવ પ્રમાણે જેટલા હોય તો બહુ સારું ગમે તેના તે ગમે તેવું જેને ફાવે એ રીતે લખો તમે પણ અનુભવ બસ બીજું કાંઈ જ નહીં બધું શું કોઈ સમજાય છે બીજું કાંઈ જ નહીં અનુભવ તમે બોલો જોરથી જોરથી બોલો બોલો તમે બોલતા જાઓ સાહેબ અમીન સાહેબ અમીન સાહેબ તમારો સ્વાનુભવ શું કે છે સ્વાનુભવ તમારો સ્વાનુભવ જોઈએ છે અત્યારે સાંભળો છો કે તમારો સ્વાનુભવ દાદાજી જોઈ રહ્યા છે આપને સંભળાય છે ના થાય ના થાય જોવા દો તો સવારે સ્થિતિ સારી નથી હોતી અમને બહુ ધ્યાન જવા દો તમને ત્રાસ આપશો અત્યારે તે કલ્પનો પ્રયોગ કરે છે બોલો બોલો તો શું આપને કઈ અહીંયા આગળ ડોક્ટર કાંતિભાઈ સાહેબ આવ્યા છે અમૃતાબેન આવી છે અને એમનો દીકરો છે તો આપણો અનુભવ શરૂઆત સેવન્ટી ચુવોતેરમાં શું થયો હતો અનુભવ આપણને અનુભવ શું હતો આપનો તમારો ચુમ્મોતેર નો ચુમ્મોતેર નો અનુભવ બોલો કયો સ્વાનુભાવનો હા હા અહીંના અહીંનો જે અનુભવ હતો ને દાદાજી હા આપણે સંભળાય છે આ કેરી અને નારિયેળના અનુભવની વાત કરો છો ના તમારો ચુમ્મોતેર નો ડોક્ટર કાંતિભાઈ બેઠા છે અહીંયા આગળ સ્વાનુભવ સારું લાલાજી સ્વાનુભવ આપણા સ્વાનુભવ સરિતાના અનુસંધાનો બહુ અદભુત દાદાજી તું ટૂંકામાં કહો બરોબર છે અત્યારે મહાત્મા બેઠા સત્સંગ ચાલે છે આપનો અવાજ આપનો અવાજ આપનો અવાજ સાંભળવાની બધાની આપનો અવાજ સાંભળવાની બધાની ઈચ્છા છે કઈ કઈ પ્રકાશો હું તો આપની કૃપાનો છે બોલો બોલો સાહેબ આજે તમે બોલતા રહો અહીંયા બધા સાંભળે છે કોઈ પણ કંઈક આપણે પ્રકાશો કઈક આપનો અનુભવ કઈક પણ પ્રકાશો સત્સંગ સત્સંગ બધાને પ્રકાશો લપકામણની અંદર કુલદીપક આપતપુત્ર કુલદીપક આનંદજીની સમાધિ અંગેની નિમંત્રણ હતું એટલે પૂજ્ય કનુ દાદાજી અને સાથે જીપી અમીનને પણ જવાનું થયું એ વખતે પૂજ્ય કનુ દાદાજીના અહીંયા કપાળની અંદર નર્વસ સિસ્ટમનો બધી વિધિ ચાલતી હતી એટલે મેં ત્યાં સૂર્ય નો તડકો ના આવે એટલે ત્યાં રૂમાલ મૂક્યો કે તરત જ કનુ દાદાજીએ કહ્યું કે આપણે તો એડજસ્ટ એવરીવેર અને સામેની વ્યક્તિને ખબર ન પડે એ રીતે એડજસ્ટ થઈ જવાનું અને થ્રુ આઉટ લાઈફ ખબર ન પડે તારે કહી શકાય કે આપણે એડજસ્ટ થયેલા છીએ અંદર એમ અને એ રીતે વશરાજભાઈના జ్ఞાન વિધિની અંદર હેમેન્દ્રવિશા પપા શ્રીમદ રાચંદ્રજીના આશ્રમના એ મેલીન કૃષ્ટી આવી라 એમને ચરણ વિધિની અંદર વિશ્વવંદે શબ્દ વાંચી અને એમને એવો અંદર વિકલ્પ થયો કે દાદા ભગવાન પોતાની જાતને વિશ્વવંદે ગણે છે એમ એટલે એમને તરત જ કહ્યું કે વિશ્વમંદિર દાદા પોતે પોતાની જાતને ગણે છે એ કેટલા અંશે બરાબર કહેવાય એ વખતે પૂજ્ય કનુ દાદાજીના શ્રીમુખેથી એવા શબ્દો નીકળ્યા કે તમે માનો છો એવો એનો અર્થ નથી વિશ્વમંદિર એટલે કે જે આખા જગતને વંદનીય ગણે છે એવા એવો અફેનો થાય છે આ સાંભળીને હેમેન્દ્રભાઈ શાહ સાહેબ એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને એમને લઘુત્તમ પદ એ કોને કહેવાય એ એમને તરત જ અંદર સમજવા આવ્યો અને એમને દાદા ભગવાન ઉપર એટલો બધો હોભાવ પૂજ્યભાવ થયો એ જ્ઞાન વિધિની અંદર પોતે બેસી ગયા અને પૂજ્ય કનુ નો જે આ લઘુત્તમ પદ છે એ અમને હૃદય સ્પર્શી ગયું એમ અમીન સાહેબ બધાને બહુ આનંદ થયો કંપાસવાળાને વાણી બોલવાની પણ રહેતી નથી એમની દ્રષ્ટિથી સામેની વ્યક્તિના અંતઃકરણના આવરણો એ એની મેળે દૂર થઈ જાય એટલું બધું લઘુત્તમ પણ તમે એવું સમજાયું ને એટલું કુદરતી ઐશ્વર્ય રહેલું છે અમીન સાહેબ આજે આપ પેલું સમજાવો છો ને અંદર જે માનવાનું છે બહાર બોલવાનું નથી આજે આજે એ અક્રમ વિજ્ઞાનનો આખરનો સિદ્ધાંત એ છે કે વ્યવહારની ભાષાની અંદર જગતમાં જે રીતે વ્યવહાર ચાલે છે એ રીતે વ્યવહારની ભાષાની અંદર બહાર બોલવા અંદર માનવાનું છે કે હું શુદ્ધાત્મા છું પણ બહાર વ્યવહારની ભાષામાં એવું બોલવાનું નથી કે હું શુદ્ધાત્મા છું નહીતર પાછા ગુચવાડા થઈ જાય એટલે અંદર જે માનવાનું છે એ બહાર બોલવાનું નથી અને બહાર બોલવાનું છે એ અંદર માનવાનું નથી આ અક્રમ વિજ્ઞાન નો ખાનગી સિક્રેટ સિદ્ધાંત થયો બધા હસવા મળ્યા તમારી સરસ સમજ સાંભળીને હા તો દાદાજી આપણી કૃપા કામ કરી રહી છે દાદાજી ચાલો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ આપનો પ્રયોગ ચાલે છે ને આ બધું દાદાજી આનંદ આનંદ છે આપની કૃપા એ કરીને બધું આનંદમય છે હમણાં એવું કહ્યું કે શ્રીફળ નો પ્રયોગ ચાલે છે અને કેરી બધી કમાઈ પણ એ તો દાદાજી હા પ્રકૃતિને અનુકૂળ ના આવ્યો એટલે એ ડોક્ટર સાહેબ જ કહ્યું કે તમારી પ્રકૃતિને અનુકૂળ નથી તો તમે નહીં પેલું કરતા કારણ કે પીઝામાં કિડનીમાં બધામાં બહુ દુખાવા શરૂ થઈ ગયા ના પણ તમે તો કહ્યું કે કેરી એમને બહુ પ્રિય છે હા એટલે એ પ્રયોગ પછી એમને મુલતવી રખાયો મુલતવી રખાયો હવે કયો ચાલે છે હવે આપણે હોમિયોપેથી ની દવા રંગુન વાળા સાહેબ ખરા કે પ્રકાશભાઈ ની ડોટર જે આ પ્રયોગ આપણે એપ્રેન્ટિસશીપ કરતી હતી ને એ રંગુન વાળા સાહેબ ની દવા ચાલે છે ભલે ભલે ભલે અત્યારે રાખો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ખૂબ આશીર્વાદ અત્યારે બોલવામાં ત્રાસ છે એમને અત્યારે બોલાતું નથી સવારે ચાલે છે કે છે અહીંથી ગળાથી નીચેનું તો કામ જ શરીર નથી એમ જ છે અને ગળાથી ઉપલો જ ભાગ રહ્યો છે બસ એનાથી કામ ચાલે છે અમારું હમ કેમ છે પાછળ પટ્ટો પટ્ટો નહીં પહેરાવવાનું પડતું અરે <laughs> મમ્મી આયા છે અચ્છા સારું બોલો પણ તમે બોલો છો એટલું ધીમું કે અહીંયા પહેલા છેક સુધી બેઠા છે તમારો એક એક શબ્દ લોકોને બધાને કેટલો લાભ કરે છે બે પ્રશ્ન છે આપણને પહેલો લાભ કરે પછી બીજા લાભ કરે એ તો પેલું બોલો ને સ્યાદવાદ સ્યાદવાદ નિમિત્ત નૈમિત્તિક હોય કે યુનિવર્સલ હોય સ્યાદવાદ નિમિત્ત નૈમિત્તિક તો નીચેની દશા છે સ્યાદવાદ માટે સ્યાદવાદ તો ઉત્કૃષ્ટ દશા છે એટલે સ્યાદવાદ તો બધા જ માટે હોય સ્યાદ અસ્થિ સ્યાદ નાસ્તિ સ્યાદ નાસ્તિ કેવી રીતે સ્યાદ અસ્થિ કેવી રીતે એ પૂદગલ જે અસ્થિ નાસ્તિ સ્વરૂપ છે અને આત્મા જે કાયમનો અસ્થિ સ્વરૂપે છે એ બંનેના પૂતગલના વ્યવહારના પ્રમાણોથી એને સાત પ્રમાણો કયા છે એટલે સ્યાદ અસ્થિ સ્યાદ નાસ્તિના એ પરમ્યુટેશન કોમ્બિનેશનમાં બેઝિક સાત પ્રમાણોમાં આખા વિશ્વના બધા પ્રમાણોનું વી પોઈન્ટો આવી જાય એટલે વૈશ્વિક છે સ્યાદવાદ સ્યાદવાદ તો બહુ મોટી વસ્તુ છે અને એ વાણી દ્વારા જ હોય વ્યક્તવ્ય વાણી દ્વારા હોય જ્યાં સુધી વાણીનું પણ છે ત્યાં સુધી એ સ્વાદવાદ રહેવાનું બાકી આત્મા તો અવ્યક્ત છે અવ્યક્તવ્ય છે અવ્યક્તવ્ય હા શબ્દાતીત એટલે જ કહ્યું એને અને એ છેલ્લામાં છેલ્લું પ્રમાણ છે એટલે ઉત્તરાયણ સૂત્રમાં છેલ્લા જે કઈ બે દિવસ કે ત્રણ દિવસ શાસ્ત્રમાં કોઈ બોતેર કલાક કે અડતાલીસ કલાક કે એ માહિર ભગવાનના સાદવાદપણે દેશના સ્વરૂપ વચનો નીકળ્યા અદભુત સૂત્ર આખું સૂત્ર સ્વરૂપ થઈ ગયું એ બધા પૂરા થયા અને બધાને નિરાતનો વખત આવ્યો શાંતિનો એ શાંતિમાં બધા પડ્યા ત્યારે ભગવાન એમના પરમ શાંતિના ધામને અર્થે એ અવ્યક્તવ્યમાં પડી ગયા ત્યાં આગળ અંત આવી ગયો બિલકુલ અંત આવી ગયો વાણી શબ્દના ઉચ્ચાર માત્રનો અંત આવી ગયો ત્યાં આગળ સદા તે વખતે એ પોતે જે દશામાં છે એ દશાએ કરીને જે છેલ્લી દશા બહુ અદ્ભુત હોય છે એ અદ્ભુત શૈલેષીકરણની દશા કહેવાય છે કે જ્યારે છેલ્લા શ્વાસો ચાલે સમય પછી સમય પર ચાલી જાય અને છેલ્લા પાંચ સમયમાં તો કામ બની જાય એવું થઈ જાય છે દાદાજી આ પૂછવાનો હેતુ એમ હતો કે એક અપેક્ષા એક દાખલાથી હું પૂછવા સમજવા માંગુ છું કે પાર્શ્વનાથ ભગવાને ચાર મહાવ્રત રાખ્યા હતા મહાવીર ભગવાને પાંચ મહાવ્રત કર્યા તો એ પાર્શ્વનાથ ભગવાનનું શિયાળબાદ જ હતું ત્યારના માટે અને એ કારણે માટે એ કારના જીવોને એ બધું જયારે જગતની સ્થિતિ પરિસ્થિતિ હતી એ બધા એમના પાસે એ પ્રમાણે હતું જયારે જે વખત હોય તે પ્રમાણ હોય અને મહાવીર ભગવાનનું શાસન ત્યાંથી તે તીર્થંકર ભગવાનનું માહિર માહિર ભગવાનનું પાર્શ્વનાથ ભગવાનનું શાસન મહાવીર ભગવાનનું શાસન સ્થાપિત થાય ત્યાં સુધીના ગાળામાં હોય છે બરાબર એટલે મહેશ ભગવાનના નિર્માણ પછી સ્થાપન સંસ્થાપિત થઈ જાય છે આખું એક બાજુ એમની સિદ્ધગતિ અને એક બાજુ શાસ્ત્રનું સંસ્થાપન સમજાયું અને ત્યાં તે પૂર્વે આખા કેવ જ્ઞાનના સમયમાં તીર્થંકરત્વ પૂતગલ પર્યાયોથી અદભુત પ્રમોદકૃષ્ટ એ આખું તીર્થંકરત્વ એ પ્રમાણ છે બધું આખું અને તીર્થંકરો પ્રમાણ આખું છેલ્લે છેલ્લા સમયો પાંચ સમયોમાં પૂર્ણ થતાં જ સિદ્ધ ગતિ થતાં જ એ સાથે સાથે પ્રસ્થાપિત થાય છે એ મનુષ્ય મનુષ્યની ગણિતમાં ગણતરીમાં આવી શકે નહીં બરાબર ના આવી શકે સમજમાં આપણી પાસે દ્રષ્ટિ છે એટલે સમજી શકો ખરા દ્રષ્ટિથી બધું સમજાય દ્રષ્ટિથી કેવળ જ્ઞાન સમજાય જો તટસ્થ અને શક્ય એટલું તટસ્થતા કે નિષ્પક્ષપાતીપણે વિચાર શ્રેણીમાં પ્રગતિ થઈ હોય આત્મહેતુ આત્મલક્ષ્ય કરી દે તો વિચાર પણ કેવળ જ્ઞાન સુધી એ વિચાર કરીને પણ સમજી શકે છે એવું કૃપાળુદેવે કહ્યું છે એમના અનુભવ પ્રમાણથી ઈચ્છા તો ઈચ્છા એ કરી પણ હોય છે પણ કોણ હોય એવો કોણ હોય વિચાર દશાએ કેવું જ્ઞાન છે ઈચ્છા દશાએ કેવું જ્ઞાન છે એ ઘણી બધી રીતે છ પદના પત્રમાં કહ્યું છે છ પદનો પત્ર છે ને એમનો એનું છેલ્લા પેરામાં આવે સમજાયું આ બધી વાત તો પછી આ બીજ સ્વરૂપને આમાંથી બીજની ને આમાંથી જે આપણી જે જેનું જે પ્રમાણે હોય તે અનુભવ એ બધાને કેવળ જ્ઞાન એ વસ્તુ જુદી છે આખી પણ આજે એ કેવળ જ્ઞાન સમજણના પ્રકારે છે સમજણ સુધી જઈ શકે છે એટલે દર્શનથી પ્રગતિ થઈ શકે છે આ કાળમાં અને એને જ્ઞાનની પ્રગતિ માનીએ તો એટલી દર્શનની પ્રગતિ રૂંધાશે એટલે દર્શન જ્ઞાન વગર હોતું નથી જ્ઞાન ને દર્શન સાથે સાથે હોય છે પરંતુ જેમ દર્શનની શુદ્ધિ થતી જાય છે તેમ તેમ જ્ઞાન પછી જ્ઞાનના બીજા ઘણા બધા પુરુષાર્થો એલા હોય છે જ્ઞાન આવરણો જ્ઞાનાવરણી કે છે એને એ કરવા માટે આપણે જાણે અજાણે આશાતના વિરાતના આ શંકા કુશંકા એવું ગમે તું કેટલા પ્રકારના હજુ તો ખૂણે ખાતરે ક્યાં હોય તે પડ્યા હોય થયા હોય છે મને આપણે પ્રકૃતિ અને પ્રકૃતિનું સીધું સરળપણું છે એને આપણે દર્શને કરીને ના માની શકાય જ્ઞાને કરીને ના માની શકાય સમજ્યું એટલે પ્રકૃતિ તો પ્રાકૃત ગુણોથી છે બધી એ બહુ જુદી વસ્તુઓ છે એ તો સાત્વિકે હોઈ શકે રાજસી પણ હોઈ શકે અને બધી પ્રકાર ત્રણેય પ્રકારની કરી સમજાયું એટલે સત્વ રજસ ને તમસ પણ છેવટે પ્રકૃતિ જ છે અને તેમાં ખાસ કરીને સત્વ પ્રકૃતિમાં દાદા ભગવાને સમજાવેલું તે સામાન્ય ભાવે નથી સમજાવ્યું પણ જેમને નિમિત્ત ભાવે નૈમિતિક સ્વરૂપે કહેવાનું થયું ત્યાં આગળ કહ્યું જ છે એમને કે અને સામાન્ય ભાવે તો એમને આપતા માનીને એમાં આવ્યું છે કે સાત્વિક પ્રકૃતિ સાત્વિકમાં આપણે હોવાપણાનું જે કરીએ છીએ ને તે આગળ બહુ ચેતવું એનો અર્થ એવો નથી કે આપણે ખાડા કબડે જવાના થઈ જવું એવું નથી એટલા કાળમાં આજે કહ્યું કે પ્રતિકૂળતા અને પ્રતિકૂળ સંજોગો આજના કાળમાં આ મહાત્માઓ માટે અદભુત વિટામિન છે અદભુત વિટામિન છે સાત્વિક પ્રકૃતિમાં એવા એ સંજોગો આવવા બહુ જરા મુશ્કેલ છે એ તકલીફ છે મોટી તકલીફ વાત છે એટલે કે ઊભું કર્યું કોઈને થાય એવું નથી પાછું ઊભું કરવું તો થાય એવું નથી પણ વાત સમજી લેવાની અને દાદા ભગવાને આ જ કહ્યું કે સમજો સમજો સમજો તમે તમે પોતે પોતાને સમજો તમે તમારા પોતાના વ્યવહારને સમજો ખાલી સમજો સમજો સમજો બીજું કાંઈ જ નહીં એટલે છેવટે શબ્દથી પણ ખેંચી જવા માટે આપણને એ જ વાત કરી સમજાયું પણ શબ્દથી ખેંચી કેમ જવાય આપણે બધા એકબીજાના અરસ પરસ્તામાં રહેલા હમ કોઈ લાખ મૌન રહેવા જાય એટલે એમ ના સમજે કે શબ્દથી ખેંચ્યા ના થઈ શકે એટલે ફાઇલ એ એનો પરમાર્થ બધું બેસી જાય એટલે મોડા પર નીકળશે જ નહીં ફાય બસ ફાય એટલે પોતે જીવી જશે બરાબર શું થાય ફાઇલ સ્વરૂપ સુકો બીજો રસ્તો જ નથી છૂટકો જ નથી પછી આપતા પુત્ર હોય કે મહાત્મા હોય એમાં કંઈ ના ચાલે બધાને હરખું દાદાએ કે કોઈને ઊંચા કે નીચા કે એવી રીતે મૂક્યા જ નથી દાદા કહે છે કે અમે ઊંચા નતા નીચા નતા અમે જે છીએ તે એમાં તમને મૂકી દીધા છે હમ શું કહ્યું ત્યાં તો આપણે છોકરા જોડે કેટલું સરસ રહેવાય છે દીકરો કેવું સારું રહે છે એટલે તને સમજાય છે કે નહીં ગમે છે બહુ ગમે છે આવું છે એટલે પદ લોટારી એકાદું સરસ તમે લેશો દુખડા ઉપકારી થશે ઉપકારી કરાવશો દુખડાનું ઉપકારી કરાવશો કરાશે દુખડાનું ઉપકારી કરાશે આ કયા જાતના બધું આ તો સારું કહેવાય મધુસૂદનભાઈ આ દુખડાને ઉપકારી ગણે છે એ જ છે એ તમને કેમ બહુ ગમે છે દાદાજી જયારે જયારે મને કિડનીનો દુખાવો ઉપડતો હતો ને ત્યારે હું કશું કોઈને કહેતો નહોતો પણ આપે કેટલી બધી વખત મારી બધા ગવડાયું છે ને અંદરથી આમ ચટકા મારે અને હું સત્સંગમાં બેઠો કે કે બોલાવો પેલું એમ કરીને દુખડા ઉપકારી છાપેલી તો વાંચે જ નહીં પોતાની હાથની છાપેલી હોય જ વાંચે ઉપકારી સંસારી કાદવમાં કમળ સંસારી કાદવમાં કમળ ખરડાય દુખડાને દો જખમાય દુખડાને દો જખમાય લડી લડી લાગુ પાય લડી લડી લાગુ પાય દોજક એટલે શું બધું છે દોજક એટલે શું હા તેના કે છે આવો અનુભવ લઈને આવ્યા છે એટલે અમારા રામમોહનભાઈ કહે છે દાદા અમને કહેતા હતા કે ક્યાં કેવા અમે ક્યાંથી ક્યાં જઈને આવ્યા છે કહો અમને બોલવાનું આપો દાદાજી મોટેથી દાદાજી પાસે અમે એક વખત બેઠેલા હતા મીનુબેન અને હું દાદાજી અમને અરવાળીને પૂછ્યું કે તમને કોના ચરણોમાં બેસવાનું મળે છે એ ખબર છે દાદાજી કહે છે કે આદિ અનાદિથી સૃષ્ટિ છે અત્યાર સુધીમાં કોઈ જીવ અમે ઠેઠ નીચે ગઈને ઉપર આવેલા છે પાતાળના એન્ટ્રન્સમાં પણ કોઈ જઈ શક્યું નથી હવે આ દાદા ભગવાન માટે એમના વચ્ચેનો સમજ બધા એ થઈ જાય જરાક આટલું આ નીકળે નહીં નહીં તો સમજે બહુ નીકળે નહીં એટલે ત્યાંના સરળમાં તમને બેસવાનું મળે છે ઉપર સુધી જે આવ્યા છે કહ્યું ઠેઠ નીચે સુધી ગયેલા છે એટલે ઉપર ઉપર ઠેઠ ગયેલા ત્યાંથી નીચે ગયેલા અને પાતાળના ઠેઠ એન્ટ્રન્સમાં અત્યાર સુધીમાં કોઈ જઈ શક્યું નથી અમે ઠેઠ નીચે ગઈને ઉપર આવેલા છે બધા અનુભવ સમજે કોઈ વસ્તુ બાકી નહીં રહેલી નહીં શંકર નામ જ હોય ને નહીં તો આ બધાને બધા રહસ્યો ખુલ્લા ના થાય એ બધાને બધાના જે ખુલાસાઓ માગતા હોય સમાધાનો માગતા હોય એ બધાને આપવા માટે બંધાયેલા એટલા બધા મુક્ત થઈ ગયા હોય છે એટલા બધા મુક્ત હોય છે શું કોઈ પણ અને એ પ્રમાણ ખોરે નહીં કોઈ કોઈનું સમાધાન થયું ખુલાસો થયો જરાય ના ખોરે ના ના ના અમને કોઈ એક્સેપ્ટ કર્યા કે નહીં એવું જોવા ના નીકળે ના સમજ્યા હ આપ તો પુત્રો <laughs> સમજી ગયા ને વાત વાત જ સમજવાની છે વાત સમજી લઈએ તો કામ થઈ જાય હમ ગલી ગલી કા બસ પછી ગમે તે આડી અવરી ગમે તેવી ગલીઓ હોય તો આપણે તો આનંદ થઈ જાય કોઈ ભૂલ ભૂલે ભૂલ ભૂલામીમાં આપણે ના જાય પછી ચાલો જ્ઞાન મારું પુદગલ તત્વનું જ્ઞાન મારું પુદગલ તત્વનું એને ના આવે ક્યાં એને નાચેન આવે ઉજાગરે દિવસે ભટકન રાતે ઉજાગરે ઉછળીને નીચે પછડાય ઉછળીને નીચે પછડાય દુખડા ઉપકારી થાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય સંસારી કાદવમાં કમળ ખરડાય દુઃખ સંકલ્પ મારા સંસાર ભાવનું દુઃખ સંકલ્પ મારું સંસાર માયાના આવરણ માહી માયાના આવરણ ધર્મને માની હાચું જુએ ના જોવાનું ધર્મને માની હાચું જુએ ના જોવાનું કરમ ચક્ષુનીલાય એ તો કરમ ચક્ષુનીલાય દુખડાને દોજખમાય દુખડાને દોજખમાય લડી લડી લાગુ પાય લડી કરમી રે ખાના દુઃખ હોય ના સંસારે તો કરમી રે ખાના દુઃખ ના હોય સંસારે તો સુખના મૂલ કેમ સમજાય સુખના મૂલ કેમ સમજાય વિરલા ને તો કોણ ઢૂંઢત ભવ ભવ માય ઢૂંઢત ભવ ભવ દુખડા ઉપકારી થાય દુખડા ઉપકારી સારી કાદવમાં કમળ ખરડાય સંસારી કાદવમાં કમળ ખરડાય કોટી વરસના કુકર્મ દુઃખ બંધન કોટી કર્મ આવ્યા જ્યાં ભગવાનના દ્રગમાય ભગવાનના નિતરત ક્યાંથી કરુણા ધા કરુણાથી કરુણાધાર વિતરાત ક્યાંથી કરુણાધાર વિરુદ તારણ હાર વિરુદ તારણ હાર ક્યાંથી સાર્થક થાય ક્યાંથી સાર્થક ને દોજખમાં ટુકડાને દોજખમાં લડી લડી લાગુ પાય લડી લડી લાગુ પાય દુખડા ઉપકારી થાય દુખડા ઉપકારી થાય સંસારી કાદવમાં કમળ ખરડાય સંસારી કાદવમાં કમળ ખરડાય જય સચ્ચિદાનંદ આપણે એસ એમ પટેલ સંત પુરુષે આ આપતસૂત્ર કંઈ આપ્યા છે આપણને સમજવામાં એની વાત કરીએ શું છે કોઈ શું કમલેશાનંદ પછી લઈએ નમો વિતરાગાય દાદા ભગવાનના સીમ જે જયકારો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી પહેલું આપતા સૂત્ર નંબર ત્રણ છે આ બંધનમાંથી છૂટવા માટે જે બંધન મુક્ત થયા હોય એવા જ્ઞાની પુરુષના આશ્રય જવું આ બંધનમાંથી છૂટવા માટે જે બંધન મુક્ત થયા હોય એવા જ્ઞાની પુરુષના આશ્રય જવું આશ્રયનો અર્થ શો to approach near and near આશ્રય એટલે તે રૂપ થવું બહુ મોટી વાત છે અને આ જ અર્થમાં આ જ પરમાર્થમાં દાદા ભગવાને અમે એમ પટેલ સ્વરૂપે આશ્રય સ્વરૂપે તમારી સાથે હતા પરંતુ અમે તો નિરાલમ સ્વરૂપે હતા અને નિરાલમ સ્વરૂપે જ હોઈએ કાયમને માટે અને એ જ નિરાલમ સ્વરૂપ બધાને આપ્યું છે અમને જે મળ્યા છે બધાને પરંતુ નિરાલમ સ્વરૂપે રહી ના શકાય કારણ કે બધો વ્યવહાર અને વ્યવહારના સંબંધોની આખી જંજાર જે છે એ બાકી રહી છે એ સંબંધોના વ્યવહારોમાંથી નીકળવા માટે આપણને આજ્ઞાધર્મ પ્રાપ્ત થાય છે એ આજ્ઞાધર્મને કારણે જ એમને છેલ્લે છેલ્લે કહ્યું કે ક્યાંય જતા નથી અમે તો બધાના હૃદયમાં બેસી ગયા છીએ અને અમે હંમેશાના છીએ કાયમના છીએ એટલે આ એમ પટેલ સ્વરૂપે દેહ નહીં હોય ત્યારે આજ્ઞા સ્વરૂપે અમે તો એમ પટેલના દેહ સ્વરૂપના વખતે પણ હતા પરંતુ તમને વધારાનો એમ પટેલ સ્વરૂપનો દેહ તમને આધાર સ્વરૂપ રહ્યા કરતો હતો એટલે આજ્ઞા સંબંધી તો ઘણો ઘણો સત્સંગ નીકળી ગયો દાદા ભગવાન થકી છતાં આજે આ એમ પટેલના દેહ ન હોવા પછીના સમયમાં એ આજ્ઞાધર્મ એ જ અમે છીએ એ જ અમે અમે છીએ અને એ અમારું અશરીરી પ્રમાણ છે કયું પ્રમાણ છે અને એટલા માટે જ એ આજ્ઞાય ધર્મ અને આજ્ઞાય તપ એમાં જેટલું ને જેવું જે રીતે દરેકને પોતાની શક્તિ અનુસાર રહેવાય અને એમાં જે પુરુષ સ્વભાવથી પુરુષાર્થ સ્વરૂપે જેટલા રહી શકાય એમાં પણ સમજ વિકાસ થતા થતા જેમ જેમ આપણામાં કંઈક પણ પરાક્રમ કેવું કંઈક આવે પરાક્રમ તો આવવું આ કાળમાં બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે નિશ્ચય સામાયિક સ્વરૂપે રહી શકવું વ્યવહારની અસ્થિમાન વ્યવહારની હાજરીમાં એને પરાક્રમ ભાવ કયો નિશ્ચય નિશ્ચય સામાયિક અદભુત છે એ કરવાની ક્રિયા નથી કરવાની ક્રિયા નથી એ અદભુત પરાક્રમ ભાવ છે પણ આકારમાં મન વાણીને કાયા એના આ કારણોને લીધે એમાં બહુ મુશ્કેલી છે એટલે કોઈ વિરલ પુરુષ જ એને એ કરી શકે છતાં શુદ્ધાત્મ પદ પ્રાપ્ત થયું છે અને ડિસ્ચાર્જ અહંકાર તો ડિસ્ચાર્જ થઈ રહ્યો છે તેમાં પણ ડિસ્ચાર્જ અહંકારના અહંકારે કરીને પણ જે રહે છે તેટલો લાભ લઈ શકે છે સામાયિક બહુ છે સામાયિક તો બહુ અદભુત ક્રિયા છે વ્યવહારના નિશ્ચય સાચું છે એ બંને ગુણસ્થાનમાં બંને જ વ્યવહારને મુખ્ય ગુણસ્થાન કયા એ શાસ્ત્રોનું પ્રમાણ છે અને શાસ્ત્રોનું શ્રુત સ્વરૂપ પ્રમાણ છે પાછું એવી રીતે કહ્યું એને શ્રુત જ્ઞાન કહ્યું આખું એટલે એ શ્રુત જ્ઞાન શ્રાવ્ય ન થાય ત્યાં સુધી શાસ્ત્રોનું કહ્યું ત્યાં સુધી એ વ્યવહાર શુદ્ધિ અને વ્યવહારના ગુણસાનાનું ઉત્કર્ષ થતો નથી આવું કહ્યું છે એટલે ત્યાં આગળ નિશ્ચય તો નથી પરંતુ એ વ્યવહારને શુદ્ધિએ કરીને આખું જ્ઞાન અને જ્ઞાનના પ્રકારોમાં એમાં શુદ્ધિ આવે છે અને દર્શન ધીમે ધીમે ખુલતું જાય છે તેવી રીતે માર્ગ છે એટલે એને જ્ઞાન દર્શનને ચારિત્ર કહ્યું જ્ઞાન દર્શનને ચારિત્ર કહ્યું એટલે જ્ઞાને કરીને દર્શન શુદ્ધિ થતાં થતાં પછી એ ચારિત્રમાં જેમ જેમ જેવું આવે ત્યારે જ્ઞાન દર્શન અને ચારિત્ર ત્રણ ભેગા થાય ત્યારે એને રત્નત્રય કહ્યું રત્નત્રય કહ્યું જયારે અહીં આગળ પાંચમા આરામ લીધે આપણને વ્યવહાર અને વ્યવહારનો નિકાલ બધો બાકી રહેલો છે એટલા માટે દર્શન દ્રષ્ટિ ખુલી એ જ્ઞાન વગર દ્રષ્ટિ ક્યારે પણ ના ખુલે એટલે એવું આપણું ભેદ જ્ઞાન મળ્યા પછી અને ભેદ જ્ઞાનથી દર્શન શક્તિ ખુલે છે દર્શન શક્તિ ખુલે છે અને આપણા મૂઢ આત્મદશા સ્વરૂપમાંથી મહા આત્મદશા સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે મહા આત્મદશા સ્વરૂપ બહુ મજાનું છે એ દશા સૂચક છે મૂઢ દશા એ દશા સૂચક છે મહા આત્મપણું એ પણ દશા સૂચક છે સમજાયું એટલે શુદ્ધાત્માની પ્રાપ્તિ આવી રીતે હોઈ શકે નહીં બહુ મુશ્કેલ છે ઘણી મુશ્કેલ છે એ કૃપા માર્ગ છે અને કૃપાએ કરીને શુદ્ધિકરણ જેને જેટલું જે પ્રકારે જેટલું પણ થયું એક સેકન્ડ જેટલું થયું તો બધી રીતે થઈ જાય એવું છે અને એટલા માટે આ અદભુત પ્રયોગ હોય છે એનો એટલે જ્યારે જ્યારે પણ એવું હોય ત્યારે દાદાએ અવશ્ય કહેલું કે અને એમની હાજરીમાં તો જે ભાવ કરે અને સંજોગોની યારી હોય ત્યારે એવી જ્ઞાનવિધિની પ્રયોગમાં હોય ત્યારે એમનું અદભુત સામાયિક થઈ જાય છે બહુ સુંદર સામાયિક થાય છે પરંતુ એ ગોઠવણી કરીને આપણે અંદર હોવું ઘટે શું એટલે આશ્રય શબ્દ બહુ મોટો છે આજ્ઞાધર્મ આજ્ઞાધર્મ હવે આપણે આશ્રય સ્વરૂપ એવી રીતે સમજીએ છીએ કે આપણે બીજાને કોઈને આધાર સ્વરૂપે હઈએ આધાર સ્વરૂપે રાખીએ તો એવી રીતે નથી આપણે આ કાળમાં આપણને આપણે પૌદગલિક પ્રકૃતિ ગુણોને આધારે આપણને જે પણ પ્રકૃતિ પોતગેલી ગુણોનો વ્યવહાર મળ્યો હોય એ બધા વ્યવહારમાં આપણે રહીએ ને ત્યાં આગળ આ બહુ ગડબડ થાય એટલે આ બધું ભેદરેખા સમજી લેવા જેવી બહુ ભેદરેખા એટલે દાદા ભગવાને કહ્યું અને બેનને સમજાયું કે દાદા હવે બેન એક શિષ્ય તો કરાવો એક શિષ્ય રાખો કે દાદા આ બધા આટલા બધા શિષ્યો શિષ્યોના ગ્રંથો બધે લગાડે છે ને કંઈ બધા છોડી દો પછી મને ક્યાં કહો છો તો કે ના ના એમ એક શિષ્ય કહું છું દાદા મને સમજાવું નહીં મને કહેશો નહીં આવું એક જ કહું છું તો મને સમજાયું નહીં દાદા તો કે શું તો કે આ તમારું બેન સ્વરૂપ છે એના શિષ્ય બનાવી દો ને શું કહ્યું હશે કેમ બીજું નજીકનું નજીક હોય શિષ્ય બને બીજાને બનાવવા જોઈએ કોઈ આપણું કંઈ ઊંધું કરે તો એમનું થાય તો એના તું તારો શિષ્ય બની જા ને શું ખોટું છે એમાં એ કંઈ આપણાથી હોશિયારો થવાનો થોડો ડોક્ટર શું કહો કોણ તમે હોશિયાર હોશિયારા થઈ જવાના આપણા શિષ્ય બનાવી દઈએ તો મજા આવે ઉડતી <laughs> હે સમજો આ તમને શિષ્ય તો બનાવી શકે નહીં તો બનાવી શકું એમને <laughs> આ દીકરો તો કોઈ દિવસ તમને બનાવી શકે ને શિષ્ય નહીં બનાવવાના નથી પણ તું તારા શિષ્ય થવું તો તને બધા આગળ તને શિષ્ય ભાવ કંઈક આવશે નહીં તો કોઈના માટે નહીં આવે અને દિલથી આવશે અંદરનો છે એ ભાવ બહારનો શરીરનો છે જ નહીં આ વાત સમજવાની છે એને લઘુ લઘુતા એનો એટલે આજ્ઞાધર્મમાં પહેલી બે દ્રષ્ટિમાં જ આખું એવું વણી ગયું છે સહેજા સહેજ વણી ગયું છે કે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું નિશ્ચય રીતે હું શુદ્ધાત્મા છું એમાં જ એ વ્યવહાર દ્રષ્ટિવાળાને એનો આપણે નિશ્ચય શુદ્ધાત્મા નિશ્ચય શિષ્ય બનાવી દીધો છે ઓલરેડી પરંતુ આ રેત રેત મજા આવે રેત બહુ મજા આવે પુલીનાનંદજી પપ્પા શિષ્ય બનાવાય આપણાથી મમ્મી કઈ ગઈ તારી તું રવા દે એ તમારો શિષ્ય તમે એના શિષ્ય છો રામમોહન સમજાવ્યું ને એટલે હું તો ખુશ થઈ ગયો જયારે મારે સાંભળવામાં આવ્યું તો તો દાદા ધમાલ કરે છે અદભુત એવું ધીમેરીને મૂકી દે છે જો પકડાયો તો કલ્યાણ થઈ જાય અને આ રીતે દાદાએ કહ્યું કે અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને એ વ્યવહાર દ્રષ્ટિ કહી એમ પટેલની વ્યવહાર દ્રષ્ટિ કારણ કે એમ પટેલના શરીર સ્વરૂપ એમને બધા વ્યવહારમાંથી પસાર થયા છે નાનપણથી બધા વ્યવહારોમાં અને એમની અમે અમારી દ્રષ્ટિ નિર્દોષ કરીને એ નિર્દોષ દ્રષ્ટિથી જગતને નિર્દોષ નિહાળ્યું ખોટું કહ્યું ના ના સમજ્યા આપણે નિર્દોષ નિર્દોષ નિર્દોષ એકદમ બોલી નાખીએ એમ થઈ જાય છે કે સમજવા જેવું છે એ આંખો કેવી હોય નિર્દોષતા પામે ત્યારે જો આમની થોડી પામી છે ત્યારે કેવા હારા લાગે છે સમજાય છે અમે જાણીએ છીએ ને બાબા ના ના ના ના એવું કોઈ પડી જવાય એવું ના ચડાવું એટલે આ બંધનમાંથી છૂટવા માટે બંધન મુક્ત થયા હોય એવા જ્ઞાની પુરુષના આશ્રય જવું આ બંધમુખ થયા એટલે તો આપણને આપણે વ્યવહારમાં એ તો સમજ પડે ને કંઈ એમ એમ નથી પડતી આપણને સમજ શું એમને આપણી રીતે આપણને જ્યાં જ્યાં ના લાગે અને આપણે આપણી રીતે ખાનગી ગમે તે રીતે પણ કસોટી કરી લઈએ છંછેડીએ જોઈએ છેવટે તો છંછેડવામાં કંઈ ગુનો નથી કર્યો પણ પછી માફી માગી લેવી જોઈએ છંછેડી ગયા હોય ત્યારે ધીમે રહીને નહીં તો પાછું એ ફેણ મોડેલી હોય ત્યારે ત્યારે આપણને તકલીફ થઈ જાય એટલે એમને ખુશ કરી નાખીએ એટલે પછી ફેન પછી ઉતરી જાય ધીમે એની પાસે બેસી જાય પોતે આવી જાય સંચેડવા તો જોઈએ જ એ આ કારમાં માને નહીં શું કોણ અરે દેવાંગ તું તો બહુ જ્ઞાનની વાત પૂછીશ મને સમજ નહીં પડે શું આ શું કે મોટેથી બોલ એને માઇકની જરૂર નહીં પડે બોલ આપની કઈ કરામત હતો જાદુ હતો અને ખબર નહીં પડે એવું જ કરે દાદાજીને તો હેરાન ના કરાય એટલે એમને બહુ શક્તિની જરૂર છે હું હોય ને શક્તિ આપી ગયો એવું બધા ખોટા ખોટા રહીને હું અંદરથી હેરાન ના કરું છું <laughs> સમજે છે આ બધું જ સમજે છે શું ત્યારે તારી આવશે ગુરુ એ આવશે એને ભાવ છે પરંતુ એને અત્યારે બચ્ચે સંભાળવાના નાના એ બધું ના હોય સમજાયું ને એટલે તો એટલે તારે મનમાં નહીં રાખવાનું સમજો ને અત્યારે તું આવ્યો તેને અત્યારે અહીં આવ્યો તેને નાખુશ કરીને આવ્યો છું કે ખુશ કરી એને ખબર નથી ખબર જ નથી અત્યારે ઓફિસનો ટાઈમ પકડી લઉં છું તું એમ એટલે આજે વહેલે જવાનું છું ઓફિસે એમ એટલે <laughs> આશ્રયનો અર્થ શું to approach near and near આશ્રય એટલે તે રૂપ થવું એટલે કહ્યું જ્ઞાની એ જ મારો દેહધારી પરમાત્મા છે જ્ઞાની એ જ મારો શુદ્ધાત્મા છે આવી રીતે કહ્યું આપણે દેહને કહીએ છતાં પણ દેહના આપણા પ્રમાણમાં આપણા જે રીતે એટલું જવું હોય એટલું આપણા પરિણામ પામશે સમજાયું એવું છે આવું તો દરેકને કોઈને પણ માટે રહી શકીએ આપણે ગાળા માણસ માટે રહી શકીએ સમજાયું કોઈના માટે પણ દુશ્મનને માટે રહી શકાય આપણું ઊંધું બોલતો હોય અવરું બોલતો હોય બધું શું અવર્ણવાત હોય એવું એના માટે રહી શકાય એવું છે વાત પ્રાપ્તસૂત્ર નંબર ચાર હજાર તેત્રીસ આ હરીસાને પોતાને આ બધું જગત દેખાતું હોય બોલો તે અરીસો પોતે જોનાર હોય તો તેને કેટલી બધી ઉપાધિ થઈ જાય એને કેટલી બધી ઉપાધિ થઈ જાય એવું લાગે છે બધાને આપણને એમ આ ચૈતન્ય પોતે જોનાર છે આ ચૈતન્ય પોતે જોનાર છે જ્યારથી એ જાણે છે કે જ્યારથી એ જાણે છે કે આ મારા સ્વભાવને લઈને આ મારા સ્વભાવને લઈને આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય છે આ બધી વસ્તુઓ પ્રકાશમાન થાય અને વસ્તુઓ તો બહાર જ છે અને વસ્તુઓ તો બહાર જ છે ત્યારથી પોતાનું સુખ ચાકે છે ત્યારથી પોતાનું સુખ ચાકે ને ઉપાધિઓ છૂટી જાય છે અને ઉપાધિઓ છૂટી જાય પછી આત્માનું સુખ જતું નથી પછી આત્માનું દુઃખ કેવું લાગ્યું બધાને દાદા ભગવાન હતો એમનો અનુભવ મુક લખ્યો તે બધા એમનો અનુભવ એમનો પોતાનો છે જ નહીં એ બધા બધાનો છે એટલે બધા સહેજે લાગે માટે તો આપતા સૂત્ર કહ્યું માટે જ કહ્યું આપતા સૂત્ર ત્રીજું ત્રણ હજાર પાંચસો ને બાણું એક મિનિટમાં વૈરાગ્ય આવે એવું આ જગત છે جگ ویراگائبی اجائےبی شو لگے ایک میری دِن کے ایک میری એમણે શું જોયું તો બધાને સ્વાદ તો આવી જ ગયેલો છે એટલે તો આપણે બધા મજા કરીએ છીએ નહીં તો એમ મજા થાય બધું સુરત થાય ના થાય દાદાજી એટલે તમે કહ્યું ને અગર પક્ષીકો કો શું બોલો ને ઓટેથી અગર હોતે વાચા કભી પશુ પંખી યા પુષ્પો કો જોરથી બોલો اگر ہوتے کدی واچا پشو پنکھی یا پشپوں کو اگر ہوتے کدی واچا پشو پنکھی یا کو تو کیا پکاری نانی کو کہتے ہمیں موکس آپو نے ارے پکاری نے کہتے ہمیں موکس آپو نے تو بولی نہیں سکتا مجھے دیا આ કવિરાજ કહે છે એ આપણે જોયું હતું ને બધાએ દાદાજી સમય સાથે જીવવું એનો મતલબ શું થાય સમય સાથે જીવવું સમય સાથે જીવતા આવડ્યું તો કામ થઈ ગયું એમ કરીને આપણું એક વચન નીકળ્યું છે સમય સાથે જીવતા આખું કહો તો સમજાય શું કે એટલું બીજું એક આપને એ કરું કે આપણે જુબીનભાઈ તે દિવસે આપને મળવા આવ્યા હતા ને ત્યારે આપે કીધું આ જુબીન જ સમય છે પછી મંદાકિની બેન કે આ મંદાકિની એ જ સમય છે એમને તો દ્રષ્ટિ છે ને એટલે એમ કહ્યું મેં તો આ આપણે કઈ રીતે કે સમય સાથે જીવતા આવડ્યું તો સમય એટલે ટાઈમ ટાઈમ સમજે છે ને બધા હા એ રીતે એટલે તમે પોતે સમય એટલે તમે પોતે એવી રીતે ને પછી શરીર છે વ્યવાતી છે તારે જે સમજાય ને કે સમજ ટાઈમ શું છે નહીં તો કેમનું સમજાવવાનું છે શરીર નહીં હોત સમજશું કેમનું શરીર શરીર સમજાવે એવું નથી બરાબર સમજણ તો શરીર તો રહેવાથી સમજણ આપણી ખુલ્લી થાય છે એવું નહીં હે એટલે તો કેટલું સારું શિષ્ય કેટલો ડાયો છે હું જરાય ગુરુ ગમે તેવો હોય અને એ તો અગુરુ અગુરુલઘુ છે ને પાછા હા પણ હવે એમનું પૂતગલ એવું હોય તો એનું પેલા બિચારાને પાલક ઊંચકવાની થઈ આમ તે એમને ખાડો ટેકરો ઊંચો બોલતો નથી જરાય શિષ્ય ડાયો ખરો ને એવું છે શિષ્ય સમજવાનો દાદાજી આપની સ્થૂળ હાજરી આવી રીતે હોય ને તો અમે ડાયા બેસીએ ના ના એટલે કે છે એવું અમને ચડાવશો નહીં ના મહાજો તો ચડી જાય તમે ના છો કમલેશ શારુનજી આપણને પૂછે છે આ દુષમકારમાં વાણીથી જ બંધન છે સુષમકારમાં મનથી બંધન હતું વાણી વિજ્ઞાનના પાના એક નંબર પર છે આ વાણી વિજ્ઞાન અમારા ભરતાનંદજી સ્વામી આ વાણી વિજ્ઞાન ભરતાનંદજીની છે ને કે ભૂલીનાનજી કમલેશ તમારી છે નિમેશાનંદજી ને કમલેશાનંદજી બે છે આ તો સંયમ બરોબર છે સરસ આ એમનું બંને ભેગા થઈને દાદાની જ વાણી પણ એમને કાઢી અને આ સાર રૂપે આપી વાણી વિજ્ઞાન આ દુષમકારમાં વાણીથી જ બંધન છે અને સુષમકારમાં મનથી બંધન હતું એવું પહેલા પાના પર છે દાદા ભગવાન દ્વારા આ કારના પરિપ્રેક્ષ્યમાં વાણી સંબંધીના ખુલ્લા થયેલ આ મૌલિક સિદ્ધાંત વિશે સવિસ્તાર ફૂડ પાડવા કૃપા કરશો આ કળિયુગમાં પાંચમા હારામાં આપણે મન કાયાની એકતા નથી મન કાયાની એકતા નથી એ મનમેળ નથી આજે કહીએ છીએ ને આપણે મનમેળ તમે જોજો અને એના કારણે મન ને વાણીના સંયોગી સંબંધને કારણે એ વાણીના આખા વાણીથી બહુ બધા સંસારના સંબંધોમાં બધા ચિકાસ ને આ ને તે બધું થાય છે એ વાણીથી થયા કરે છે અને પહેલાકારમાં એ મન એવા મજબૂત હતા મન વાણીની કાયાની એક્યતાને કારણે અને વાણી જોડે સંબંધ સહયોગી સંબંધ તો ખરો જ પણ ત્યાં આગળ સંયમ રહેતો હતો અને મનના લેવલે એ થતું હતું અને મનના લેવલે તો સંયમ ના રહી શકે એટલે બંધન ત્યાં મનના લેવલે થાય હવે સમજાયું એટલે તે કારના પ્રકારના બંધનો ચોથા આરાના એ પ્રકારના દુષ્મકારના ના એ આપણે પેલો કયો કાળે ચલો નહીં દૂષણ નહીં આવતું દ્વાપર દ્વાપર દ્વાપરકારમાં હમ દ્વાપરકાર એને દુષમ સુષમ કયો એવું છે ને સાહેબ હમ દુષમ કયો અને હવે આ દુષમકાર આવ્યો અને અડધો દુષમકાર પૂરો થશે પછી બાકીનો અડધો રહેશે દુષમકાર એને દુષમ દુષમકાર કહે દુષમ ગુણ્યા દુષમ એવી રીતે અને અડધો કાર છે એકલો દુષમકાર એટલે દુઃખ મુખ્ય કાર સુખ જેવું છે નહીં છતાંય માની લેવું પડે છે આમ તો આખું બધું દુઃખ દુઃખથી ભરેલું છે એટલે દુઃખના ઉપકારી થાય કયા કરીએ આપણે ચાલો જય સચ્ચિદાન આપણે બરોબર આમ ઘડિયાળ દસ દસનો કાંટો બતાવ્યા છે શું કરીશું તો તમારે કહેવાનું કહો જય સચિદાનંદ જય સચિદાનંદ આજની પ્રસાદી મહાત્મા કિરણભાઈ તથા મિતાબેન તરફથી છે હજી મિતાબેનનો બર્થડે છે ઉભાથી ઉભા થઈ જાઓ કિરણભાઈ આગળ આવી જાઓ દાદાના જરા દર્શન કરો તું છે એમનો જન્મદિવસ છે દાદાજી મિતાબેનનો આજની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ સાંજના છ થી આઠ બાબુકાકાના હોલમાં રહેશે શનિવારની પ્રાતવિધિ અરવિંદભાઈ ઠક્કર પાંચ એ પુરૂષોત્તમ નગર ગંગા જમના સોસાયટી પાસે ઇલોરા પાર્ક સુભાનપુરા શનિવારની પ્રાતવિધિ અરવિંદભાઈ ઠક્કરના નિવાસસ્થાને પાંચ એ પુરૂષોત્તમ નગર ગંગા જમના સોસાયટી પાસે ઇલોરા પાર્ક સુભાનપુરા ખાતે રહેશે જય સચ્ચિદાનંદ શનિવારે સવારના સાત વાગીને વીસ મિનિટની ફ્લાઇટમાં દાદાજી બોમ્બે જઈ રહ્યા છે બે દિવસ માટે બાકીનો પ્રોગ્રામ આવ્યા પછી જાહેર કરવામાં આવશે જય સચ્ચિદાનંદ સોમવાર આવીશું તો મંગળવાર રાખવું છે સોમવાર આવ્યા પછી નક્કી કરીશ એવું શું જણાવી ના અત્યારે કહો ને આટલા બધા હાજર છે તો હા ઓ મારે ખરે ત્યાં જવું પડે એવું છે હા મંગળવાર પછી શુક્રવારે મને છે ગુરુવાર ગુરુવાર ગુરુવાર ભગવાન ના સિંહ જય હો